તેથી તમારે વ્યવસ્થિત ભગવાને કહ્યું છે કે ક્રમિક માર્ગમાં અગ્રસ્વ સિવાય બીજું હોય નહીં અગ્રસ્વ એટલે આવે શું થશે આવે શું થશે જઈ આગળ રહું અને તેનાથી તમે મુક્ત થઈ બેઠા છો એટલે નિરાશ થઈ ગયા અગ્રશોધ કહેવાય ઓગણીસો ને એકાણું શોધ કરવાનું તેનો આજ કરી મહારાજે કે ગઈ પડાયું કઈ પગ ભાગી જાય તો શું કરવું અને મને હજુ થયું નથી બંધ થયું આપડે જ ભૂલ્યો નથી આપડા મહાત્માઓ બે હાજર બધા જોયું અંદર ગોલ્યો બધી છે તમે વ્યવસ્થિત હવે પછી કઈ દુઃખ રહ્યું કશું અને અનુભવ માં આવી ગયું એ ખરેખર વ્યવસ્થિત જ છે કઈ દુઃખ રહી કશું એની કમિક માં વ્યવસ્થિત ક્યાં નહી કહેવાય નહીં એટલે અગ્રસર ચાલ્યા જ કરે ભવિષ્યની ચિંતા ભવિષ્ય એ ખરું મને પત્રકાર થાય શું થાય છે હવે આકલ વાળો વિચાર કરવાની જરૂર છે અક્કલ વાળો વિચાર કહેવાય ને આવી અક્કલ શું કામ જે અક્કલ દુઃખ લાવે એને અક્કલ ને અક્કલ કહેવાય કેમ કહ્યું અક્કલ દુઃખ ને વિદાય કરી આપે એનું અક્કલ કહેવાય હોય તે દુઃખ ને વિદાય કરી આપે એનું અક્કલ કહેવાય એટલે દુઃખ નતું તો મને પચાસ થઈ જાય મારું શું થાય કે મારું કોણ આ છોકરો તો બોલતો નહીં એક છે તે બધું ચીતરી નાખે અલા થયું એ તમને શું જીવનમાં અગ્રસ્વ હતી અગ્રસ્વ એટલે શું થયું મજા કરે બારી ખોલી હોય તો ને જુએ કાંડા આપડી કમિટી બેહારી પછી કરવું આપવું ના આપવું કમિટી આપડી બેહારી પછી આપવું ના આપવું ના બેહારી પર કમિટી નથી આપવાનું તો નક્કી કરવાનું કમિટી ને શું જરૂર <laughs> પુસ્તક જવા એટલે આવું થાય કમિટી પુસ્તક જુદા જુદા દાદા ની વાણી છે ને કમિટી તો બધા પુસ્તકો છે પાછલા કામ કરેલો તેનાથી ધરી ગયા પાછલા તો બધી કરેલો ને એનાથી ધરી ગયા શું થશે કે બધી જવાબદારી લખી દે ને કોઈ જવાબદારી જાણતો જ નતો ને શું જવાબદારી તારું બહુ સરસ વસ્તુ સનાતન સુખ ને બધું બહુ ઇફેક્ટિવ થયા બધા આપડી આત્મણી બહુ ઇફેક્ટિવ છે શું લોક શાસ્ત્ર તરીકે વાપરે શાસ્ત્ર એટલે બધું બધા બધા શાસ્ત્ર બધા લોક છે એમાં વિચાર ના બધા લો એમાં આવે જેમાં જજો ને પોતાનું જ્યુડિક્શન કહેવાય છે હા એ અમારો કોઈ આપ ચાલે ને બીજા ના ચાલે પેઢીઓ જોઈ નાખી બધી પેઢીઓ ને તારા થવાનું ગમે નહીં તારા <laughs> થવાનું ગમે નહીં બને બને તમે કેવું પડ્યા રાવણ ની વાત સાંભળેલી રાવણ ને તારા થવાનું નતું ગમતું પણ આ તો આ પેઢીમાં પટેલો ને જોયું તો આને કેવું પડે પટેલો તારે કે મારે કે મને નોંધો નથી ગમતું હાલ કોઈ એમ કે અમારા સારા મરવા જેવું લાગે અને ગેમરાજી કેવાય કઈ વસ્તુ પદ આપ્યું છે ને પોતે માની લીધેલું પદ શું કહ્યું તેથી બેન ઉત્પન્ન થતી નથી પેલી એ કઈ પુણ્ય કરે છે ને કોઈ ગુણતો છે ને ના હોય સાચેડી તો ખરા પાંચ પાંચ એવા દેવા થાય બંધ હા દેવની જ બંધ એટલે શોધખોળ કરેલી પછી સારા થવાનું ગમતું નથી થવું જ પડે આપડે બનીએ છીએ મને પોતાને નતું ગમતું તો હવે ડાપણ વાળી વાત કરું મને પોતાને નતું ગમતું જેમરાજી ક્યાં ત્યાં બે શીખ્યા શું કહેવાય આવે કિમિયો હા તો કિમિયો કેવાય બાકી દાખલો શું આપે રાવણ કોઈનો સાવ હતો નથી પણ આપણે રાવણ છીએ કોની રાવણ શ્રીકંડી એથી હા આપડે આવન જાવન દાડા નીકળે એવા માણસો અંથા વગર તમને સમાવી કરીએ પણ પેલા મને જ ગુમાવી હતી મને ગમતી જ ગુમાવી કુમારી બહુ ગમતી કોઈ પૈસા ને છેતી હજાર માં પણ મને કુમારી દેખાય તો બસ રાજી <laughs> ઇન્ટરેસ્ટ છે ને બધું બકુલ છે આ દેખાય છે અહીંયા આ કુમારી હા કુમારી આગળ પૈસા શું છે જો કુમારી મળતી હોય પૈસા લે દે હા અમુક પૂરો હોય ને પૈસા કરતા કુમારી ગમે સૌથી સારું મોકે જવું તે આ બધી ભાંકડે છે બધું જયંતિ ખરું ખરું લીલું લીલું ગયા નથી આવે ડુંગળી દાદા આમ માને નહીં પણ આમ બધા દોરા બધા કૃપાળુ દેવડા જ બોલે આત્મસિદ્ધિ દોરા એ બધા બધા કૃપાળુ દેવડા જ બોલે આમ પાછા માને હા પણ આમ ના માને આમ માને નહીં ઓફિશિયલી ના માને પણ બોલે ખરા ઓફિસર નહીં માને ઓફિસર ના મોડે કરે સ્વભાવ જોઈએ તો લોકોને ઉચકી રાખ્યા હો પડવા ના દીધા તેજ વધારે પામે છે ને સ્વભાવ પામેલા અહીંયા વધારે આવે મત વાળા કરતા પ્રભાવજી ને પામેલા અહીં વધારે આવે શું કહ્યું કારણ કે પ્રભાવજી જામીનાત આપી છે ને જામીન છે નિકાલ બદલાઈ જાય પછી બદલાઈ જાય નિકાલ જ બદલી જાય માણસ માં બહુ પલટો આવી જાય દાદા ઘણો પલટો આવી જાય બહુ પલટો આવી જાય નિરાત લાગે નિરાત રસ્તો જડ્યો ખરો સીધું જ તમારે કશું આડું કર્યું બીજા વચ્ચે માર્ક છે ના બીજો માર્ગ સેકન્ડ માર્ગ જ નહીં ભૂલો પડે એવું નથી વાંકે બીજી ચાલે જવાનું આંખમાં કેટલી જવાનું છે આંખમાં જાય ને મજા દેખામાં સારું થયું પુસ્તક થોડી વાર પછી નીકળી હશે બરોબર છે મને ખબર પડે હું જાણું બહુ એમ બધી ધારા પર રહેવાતું યાદ શું એવા કર્મ કર્યા છે આમ કેમ થાય છે ઘણો બહુ જ પૂછે એવું પૂછે એવું પૂછે ક્યારેક બહુ જ થઈ જાય એક જબરજસ્ત સમાધાન થઈ જાય એનું છ પાંચ ત્યાંથી ભારતીય ક્રીડા મંડળના હોલમાં વડાલા સાંજે હા કુદરતી રીતે ગોઠવી જાય જો એમ તમને મોડા આવશે તે બરોબર તમારે ચડાવી દેવું તમે દાદા પાસે બેસી મોક માર્ગ અને જો અન્ય માર્ગ શું માર્ગ અને મોક માર્ગ અન્ય માર્ગ ધર્મ હજુ બે પુસ્તક બે પુસ્તક હા દાદા મુંબઈમાં લખવામાં છૂટું અહીં આવી બધું મોહ હોય જેવું બોલતા નથી મને કયો મોહ છે ભગવાને શું કહ્યું આ ફળ છે ફળ આ

અમારે તો રોજ પોલીસ ને પણ નવું લખાણ લખવાનું હોય એ કહે છે કે અમારે પોલીસ લેટ ઉપર નવું લખાણ લખવાનું હોય છે રોજ જ બોરિંગ સ્લેટ હોય એના પર નવું લખાણ લખવાનું હોય જ લોકો યુનિવર્સિટી છે કે ગુજરાત યુનિવર્સિટી બંને છે બંને હોય ત્યારે ભૂલી જાવ તારે લક્ષ કશું રહ્યા અને એકાંતમાં બે એકલા તારે અનુભવ આ કાંઈ તો એને નીચે લાવવું છે કરવા માટે વર્તે નીચે સ્વભાવનો અનુભવ લક્ષ પછી વૃત્તિ વધે નિર્ભાવમાં પરમાર્થ વચ્ચે જે પરભાવમાં નથી બહાર તે અત્યારે નિર્ભવ એટલે આપતા વળી નથી પણ વળી વળી પરભાવમાં નથી તે સ્વભાવ વળી ગઈ પ્રતિ હે નિર્ભવ પરમાર્થ પરમાર્થ સાહેબ પરમાર્થ સંકિત સારે વિચારવા હા સંકિત વર્ધમાન થયા કરો મિથ્યાભાસ થયું કારણ કે જે કાર્યક્રમ આવ્યો છે એ પૂર્વ નો રૂપે કરેલો હતો અને અત્યારે કાર્યક્રમો રૂપે બધે ને એટલે મને આમ નહીં કરેલા હવે શું બોલશે એવું થાય મિથ્યાભાસ મિથ્યાભાસ આમાં શું કરતું નથી આગળ ખોટો અખંડ વર્ત ધ્યાન અખંડ વર્ત ધ્યાન અખંડ વર્તે ધ્યાન લાલચ ને અનુકૂળ લાગે કશી રીતે જાગ્રત એમ પોતી બધું પણ જાગ્રત થતા તમારે એટલે અનાજ જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞાન આપે બધું ભૂલેથી ના પડે અજ્ઞાન ભૂલેથી પડે નહીં એને જાગી જાય પદાર્થ ભગવાન ભૂલેથી પડે મોટી વસ્તુ ઉત્તમ પણ જાગૃત ત્યાં ભૂગાવ અનાજના જ્ઞાન પ્રદાન છૂટે દેહા ઘાટનો નહીં કરતા તો કમ નહીં ભોગતા તો તે મળે ધર્મમાં છૂટે દેહા ગયા છૂટે તાર ભલે કેવી દાદા છૂટી ગયો ને પૂછે દાદા ધીરે ધીરે છૂટે છે ધીરે ધીરે ના છૂટી ગયો રાખો કેવી રીતે દેહમાં આત્મબુદ્ધિ એનું નામ છે દેહમાં આત્મબુદ્ધિ દેહમાં આત્મબુદ્ધિ એનું નામ બુદ્ધિ અને દેહમાં બે બુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ બરાબર ધારો કે અહીંયા ગુગડું થયું હોય ને દુઃખે એની જે ફિલિંગ થાય એ દેહાભ્યાસ દેહાભ્યાસ નહીં એ છે કે અહીંયા ગુમડું થયું હોય અને આપણને એની ફિલિંગ થાય કે દેહાધ્યાસ ગણાય એ દેહાધ્યાસ ને ના આપણે ફિલિંગ થતી નથી તમારું જોયા પણ અત્યારે જોયા કરવાનું છે નહીં બધું કહેવાનું ધ્યેય છે પ્રેક્ટિસ એટલે થોડું ધ્યેય છે વેદે છતાં કરનાર વેદે છતાં કરનાર પણ આના નિવેદન કેવું થાય પહેલા જેવું નિવેદન ના થાય કેવું જાણકાર નિવેદન થાય કેવું

એટલે આ લોકો કહી ગયા પૂરતી આવશે અને તે પ્યાર અમારા પ્યાર પ્રમાણે ગમે તે થાય તે